પ્રતિક્રમણની યથાર્થ વિધિ પ્રતિક્રમણમાં શું કરવાનું મન વચન કાયાનો યોગ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ચંદુલાલ તથા ચંદુલાલના નામની સર્વમાયાથી નોખા એવા શુદ્ધાત્માને સંભાળીને કહેવું કે હે શુદ્ધાત્મા ભગવાન મારાથી ઊંચે સાદે બોલાયું તે ભૂલ થઈ માટે તેની માફી માગું છું અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિશ્ચય કરું છું તે ભૂલ ફરી નહીં કરવાની શક્તિ આપો શુદ્ધાત્માને સંભાળ્યા અથવા દાદાને સંભાળ્યા અને કહ્યું કે આ ભૂલ થઈ ગઈ એટલે એ આલોચના ને એ ભૂલને ધોઈ નાખવી એ પ્રતિક્રમણ અને એ ભૂલ ફરી નહીં કરું એવો નિશ્ચય કરવાનો એ પ્રત્યાખ્યાન છે સામાન્ય નુકસાન થાય એવું કરે અથવા એને આપણા થકી દુઃખ થાય એ બધા અતિક્રમણ અને તેનું તરત જ આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરવું પડે આ તો સહેલો માર્ગ છે તરત જ કૂંચીઓથી તાળાં ખુલી જાય કોઈ કાળમાં આવો સંયોગ નહીં ભેગો થાય આ તો અક્રમ માર્ગ છે એક્સપ્લેનેશન કેસ છે અને અગિયારમું આશ્ચર્ય છે ત્યાં કામ કાઢી લેજો આવા પ્રતિક્રમણથી લાઈફ પણ સુંદર જાય અને મોક્ષે જવાય ભગવાન મહાવીરે એમ કહ્યું કે તમે બહુ મોટા વેપારી હો તો દાડાના અતિક્રમણોના રાત્રે પ્રતિક્રમણો કરજો એને રાયશી કહ્યું અને રાતના અતિક્રમણોના પ્રતિક્રમણ દાડે કરજો એને દેવશી કહ્યું આ અક્રમ માર્ગ છે એટલે જ્ઞાન થયા પછી પ્રતિક્રમણ કરવા પડે નહીં તો જ્ઞાન થયા પછી પ્રતિક્રમણ ના હોય આ સ્વરૂપનું જ્ઞાન પામ્યા પણ અહીં માલ સ્ટોકમાં છે તેથી અતિક્રમણ થાય અને તેનું પ્રતિક્રમણ કરી નાખવું પડે એ પ્રતિક્રમણ આપણે શુદ્ધાત્માએ નહીં કરવાના એ તો આ મન વચન કાયા પાસે કરાવવાના હું કરું છું એ ભાવ નીકળી ગયો એટલે સ્વરૂપે કરીને શુદ્ધ છીએ એટલે પોતાને પ્રતિક્રમણ કરવાના ના હોય પોતે શુદ્ધાત્મા પ્રતિક્રમણ કરે તો તો પોઈઝન થઈ જાય પોતે શુદ્ધાત્મા પ્રતિક્રમણ ના કરે પણ મન વચન કાયા પાસે કરાવડાવે આ તો અક્રમ માર્ગ છે એટલે પહેલાં સ્વરૂપ જ્ઞાનમાં બેસીને પછી દેવું વાળવાનું અક્રમ માર્ગમાં તો પહેલાં બળતરા બંધ કરીને પછી દેવું વાળવાનું જ્યારે ક્રમિક માર્ગમાં તો દેવું વાળતા વાળતા જ્ઞાનમાં આવે